અણુ લક્ષર કુદરત મારે આપણને આવશે બહુ જોખમકારો લક્ષર હોય છે માટે સીમાં ચેતતા રહેજો બીજું બધું નહીં તમારે પોતાની રાહ રહે ત્યાં ફરજો હરજો સિનેમામાં જજો એનો વાંધો નથી અને લોકો વાંધો નહીં ઉઠાવે ઘર ક્યારે લોકો વાંધો ઉઠાવે એની વહુ પડતો હતો પછી બાબો થશે પોતે જાતે ઉચકી લઈને પડતો હોય તો કોઈ વાંધો ઉઠાવે હવે આપણે તારી મૂળ વાત ઉપર મૂળ વાત હવે કહી રહી છે કે આ શરીરના નાશ થતી આત્મા શું થશે આત્માને શું ગતિ એ કહે છે કે આ શરીર ના નાશ પછી આત્માને શું ગતિ આ શરીરના નાશ પછી આત્માને શું ગતિ આ શરીરનો નાશ પછી આત્મા દશા નહીં આત્મા દેહમાં કઈ પણ કઈ રહેતું નથી એટલે નીકળી જાય છે કે આ જર્દી થઈ ગયું કરી ગયું પૂરો થઈ જાય છે ત્યારે છે પૂરો થઈ જાય છે જાય છે ક્યાં પછી પછી છે તે જાય છે કે નહીં પૂછવાની જરૂર કોણ કોણ જાય છે એ પૂછવાની જરૂર આમાંથી આત્મા એટલો જતો નથી આત્માની જોડે કોઝલ બોડી કોઝલ બોડી સૂક્ષ્મ શરીર પછી સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ શરીર જયારે ઇલેક્ટ્રિકલ બોડી કહેવામાં આવે ઇલેક્ટ્રિકલ બોય જાય છે કોઝલ બોય જાય છે અને આત્મા આ ઇલેક્ટ ક્રોધ માન માયા લોકો ઇલેક્ટ્રિકલ બોડીમાં આવી ગયા ક્રોધ માન માયા લોકો એટલે બધું જોડે જાય એટલે પણ જઈને અટકે ક્યાં આગળ એ જઈને પછી ક્યાં અટકે એ જાય તો ખરું પણ પછી અટકે ક્યાં એ જાય ક્યાં અહીંથી નીકળે અહીંથી નીકળ્યો ના હોય અને ત્યાં યોની દાખલ થયેલો હોય બે જગ્યાએ હોય ત્યાં યોની ક્યાં હોય ત્યાં દિલ્હીમાં હોય દિલ્હીમાં તમે ત્યાં યોનીમાં દાખલ થયેલો હોય અહીંથી નીકળેલો હોય પણ કેટલી વખત ભટક્યા કરે છે એટલે અહીંથી નીકળી રહે કદાચ યોની દાખલ થઈ જાય યોની જ્યાં એમને રઝળપટ કરે આત્મા રખડે નહીં કોકર એવો આત્મા હોય કે જે વાસના ભયથી એકદમ કઈ વાસિત્વ પડીને પડી ગયો હોય કઈ સાપે કહ્યો હોય વાસિત્વ કઈ એને બધી વાસના વાળો હોય તો એ તો એ રહી રકડી મળે એના બોડી મળે નહીં યોની પ્રાપ્ત ના થાય એને વર્ગ કે બે વર્ષનો દંડ હોય બે વાર સુધી એમને ફર્યા કરવું પડે બોડી પીવાય અને એવી યોની એ બનાવી એને પેટ યોની કે બીજા લોકો થોડો વખત પાછું નીચે આવવું પડે છે એ પુણ્ય જો કયા હોય તો અહિયાંથી ઉપર લોક ની અંદર થોડો વખત જઈને પછી પાછું આવવું પડે છે વાત સાચી પુણ્ય જો કર્યા હોય તો અહિયાંથી ઉપર લોક ની અંદર જઈ અને પછી પાછા આવવું પડે છે હકીકત કહું આ મનુષ્ય લોક એવો છે કે જેમ ટેસ્ટ એક્ઝામિનેશન છે જીવોની ટેસ્ટ એક્ઝામિનેશન શું કે પોતે પોતાના કર્મ ભોગવે તે પાછળ કરેલો છે અને નવો કર્મ પોતે બોધી શકે છે કર્મ બોધતી વખતે શું શું કમાય છે કોઈ ક્રેડિટ કમાય છે અને કોઈ ડેબિટ કમાય છે શું કમાય છે ડેબિટ ક્રેડિટ ડેબિટ અને ક્રેડિટ ડેબિટ એ કમાય છે કે જે લોકોને દુઃખ આપે છે એ એની કમાણી ડેબિટ હોય છે અને જે લોકોને દુઃખ આપે છે એની કમાણી ક્રેડિટ હોય છે હવે ક્રેડિટ વાળાને ઉપર જવાનું દેવલોકમાં ભોગવવા માટે જવાનું ત્યારે માટે ક્રેડિટ ભોગવવા હા નહીં ડેવલપ તો બધા બહુ છે બહાર ડેવલપ પણ મનુષ્યલોકમાં ભોગવનારા આવે પાછા ક્રેડિટ વાળા તે જે હોય મોટા મોટા શ્રીમંતો કરોડાધિપતિ આ બધું દીપતિ ત્યાં સૂર્ય ઉદ્યોગ ના ઉદ્યોગની ખબર ના હોય એ રાખો ધરો તો એ ચેરી ભોગવે છે સમજાય અને ડેવિડ ભોગવે કે હા મારા શું કે આપણને મારા છોકરા ફી આપવાના પૈસા નથી મારી પાસે એટલે આપણે સમજીએ કે ભાઈ આ ડેબિટ ભોગવી રહ્યો મને મારો છે પણ ડેબિટ ભોગવી રહ્યો ફી આપવાના પૈસા ના હોય એટલે સમજીએ ને અને એને આપણે હેલ્પ કરી દઈએ જો હા તો તમારી પાસે પણ એ ડેબિટ કહેવાય આ ડેબિટ તે મનુષ્યમાં હોય હલકા પ્રકારનું હોય ડેબિટ તો મનુષ્યમાં હોય અને ભારે પ્રકારનું ડેબિટ હોય તો આ સાથે ચાર પ્રકાર હોય છે ને ગાય ભેંસ એ કપડા પહેરી ભરે છે ને શિયાળામાં સુવા સુવા આમ તો રેડકોટ પહેરતા છે ને રેડકોટ રેડકોટ પહેરે ને ત્યાં ડાયરેક્ટ ભોગવે છે ખાવાનું પૂરું થતું હોય કે લોકો ક્યારે વિષય કેમ યાદ નહીં હા પણ ખાવાનું પૂરું ના થતું કેમ નથી આખો દાડો ખાવામાં જ ધ્યાન હોય કાગળ રહેણાંક કરતા હોય હવે કરી અને એથી મોટી ડેબિટ હોય હિટલર જેવું તો નર્ક ગતિમાં ભયંકર નર્ગતિ ગતિ ભગેલો હોય બહુ ભયંકર દુઃખ એ નવગતિના વર્ણન દુઃખ કરું ને એ દુઃખનું વર્ણન કરું તો વાપરનાર માણસ મરી જાય એવા દુઃખ છે ત્યાં ડેબિટ કરતા જરા અટક અટકવાનું કહે છે લોકોને શીખવાડે ભલે ક્રેડિટ ના થાય પણ ડેબિટ તો ના કરી શકે ક્રેડિટ કરવાથી અઢો થાય છે ક્રેડિટ કરવું શ્રીમંત ત્યાં જન્મ લે ખરાબ કરવું ક્રેડિટ કરવાથી શ્રીમંત ત્યાં જન્મ થાય પણ પાછું ત્યાં બધા કર્મ કરે પાછું નીચે જવું પડે ને કે તો બધું ચાલ્યા કરે આમ એટલે હા ક્રેડિટ કરવાથી છુટકારો તો થવાનો નથી ને ક્રેડિટ અને ડેબિટ પૂરું થઈ જતા છુટકારો એ તો આપણે જોઈ લઉં કચરી નથી ના કાંક ડેબિટ બીજા મળી ગયા શું લાગે આપ જે આ વિધિ કરાવો છો તો ચહેરામાં આપની શક્તિ ઘટતી ના જાય આજે જ આવ્યો મોટા સાધુ ને યોગીઓ પોતાના શરીરને સ્પર્શ કરવા દેતા નથી એટલે એ ન થઈ શકે એમનાથી આ સાધુઓને એ બધા જો સ્પર્શ કરવા દે ને તો ચૂસાઈ જાય એ બધું ચૂસાઈ જાય હા મારું ચૂસાઈ જાય પણ અમારું આવક બધું જબરદસ્ત વાળી આવક જબરદસ્ત જબરદસ્ત આવક હોય આ આવક બધી ભાઈ હોય તો એ નારાયણ ના કારણે સમજો ને એટલે એ જે પૂછાય છે એટલે તિલક વધારે વધારે એમના કર્મ તમારે ભોગવવા પડે એ છે કે દાદાજી આ ચરણ સ્પર્શ કરવા માટે આપણને વિધિ કરવા માટે આવે તો એના કર્મ આપણને ના એ થાય આપણને આપણે અહીંયા હવે એના કર્મ બધા ઉડી જાય બધા ઘણા ખરા ઉડી જાય શું થયું આપણને ખેંચે જાય કે વ્યક્તિ ખેંચે જાય વ્યક્તિ જે મનોબળ વધે ને વ્યક્તિ ખેંચે જાય પણ એ જે આરોપ મારે પણ એ એમ કે છે કે એ જે સામાના જે કર્મો જે છે એ આપણને કોઈ અસર ના કરે ના મને તો મારા કર્મ તો નહીં કરતા ને આ બે એનો કેવું ખરું છે કે આ પદ કરે કોઈ પદ કોઈ પદ કહેવા દેતા નથી આપણને એટલા માટે કરી છે કે આ સ્પર્શ થાય તો લોકો ઉકેલ આવે તો ઉકેલ કેમ આવે તે આટલું બધું ભયંકર કયુગમાં આટલી કયુગ ને આચાર ચોગત લીધે કયુગ એટલો બધો સ્વભાવમાન થયો છે તે ટોર્ચ ઉપર બેઠો છે શું બાકી આગળ છે ટોચ સ્વભાવમાન થયો કર્યું કર્યું ટોચ ઉપર સ્વભાવમાન શું બાકી આગળ છે કર્યું ટોચ શું બાકી આગળ છે તે પૂરો ચિંતાઓ તો થાય જ ને મનુષ્ય છે તો મનુષ્ય છું એટલે ચિંતા તો થાય જ ને મનુષ્ય છું એટલે ચિંતા તો થાય જ ને ગાય બેસો ના થાય એ તો નથી એ ખબર નથી એટલે નહીં તો એ પણ એની ખબર નથી એમને થાય છે કે નહીં તે મને થઈ નથી એટલે ગાયો બેસો ના થાય એવું મને નથી <laughs> પણ દાદા આપણી પાસે જે આવે છે તેનો પહેલો એવો ખ્યાલ હોય છે કે માણસ માત્ર ચિંતા હોવી જ જોઈએ સમજુ માણસ હોય તેને ચિંતા હોય જ આપણી પાસે પહેલા જે આવે છે તેનો લગભગ આવો ખ્યાલ હોય મોક્ષ ની ચિંતા તો ખરી ના હોય એ ચિંતા જે ના હોય તો પછી છેવટે ની ચિંતા હોય જ ને આ જો સંસારની ચિંતા જો ના હોય તો છેવટે મોક્ષ ની ચિંતા હોય ને મોક્ષ ચિંતા મળે લક્ષ્મી ચિંતા વાળાનો મોક્ષ મળે મોક્ષ મળે નહીં નહીં મળે એવી ચિંતા કરે જ નહીં એવી ચિંતા કરે એ તો એ તો દાદા એ તો ઇજ્જત સરપંચ જેવું છે ને એ તો આપણે જે કીધું કે ઇજ્જત સરપંચ હા એટલે ચિંતા કરનારો ગયા પછી મોક્ષ મળે ચિંતા કરનારો ગયા પછી મોક્ષ ચિંતા કરનારો રિટાયર થઈ જાય ચિંતા કરનાર છે ને રિટાયર થઈ જાય ચલો કેન્સર પર ઉતરી જાય ત્યાર પછી મોક્ષ મળે એ દિવસ તો મૃત્યુલોક માટે જ છે ને મૃત્યુલોક માં જે જન્મ હડપ રચી ગયેલો એ તો આપડા લોકો જોડી કાઢેલું છે જયારે આ આપડા આગેવાન છે ને માસ્તરો માસ્તર કઈ કર્યું નઈ એને દિવસ કહે ને એટલે કે આ મૃત્યુ રોગ નું જ છે કે તમારા મૃત્યુ થાય છે થાય મૃત્યુ લોક અહીંયા જ થાય મૃત્યુ લોક માં તો મોક્ષ છે મારા પર મારા મારા દેહ કચરા જેવું લાગે છે એવું મળ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ ની ઉપર બીજી કોઈ દૈવી શક્તિ ખરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ જે છે એના ઉપર બીજી કોઈ દૈવી શક્તિ ખરી એ ધ્યાન નહીં ઉપર ની વાત કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ છે જ નહીં તો લોકો બધા માને છે ને લોકો બધા માને છે ને લોક લોકો રૂપક આપેલા તે સમજે નહીં પડવા ચોટી પડ્યા એ તો રૂપક છે જે તત્વ છે એ તો ભણેલો માણસ આ વસ્તુ નથી ભણ્યો ના એમ ભણેલો નહીં જે તત્વ છે જે તત્વો તત્વ કોને કહેવાય એ તેના ગુણ પર્યાય નહીં હોવું જોઈએ ગુણ અને તત્વ એટલે સત હોવું જોઈએ કેવું સત એટલે અવિનાશી હોવું જોઈએ જે સનાતન એ બધા તત્વો કહેવાય એટલે તત્વો અવિનાશી હોય અને અવિનાશી હોય ત્યારે એના ગુણ હોય પોતાના તે ગુણ અન્વય હોય કેવા હોય વિરક્ત સાથે રહેનારા અને પર્યાય અવસ્થાઓ વિરક્ત બદલાયા કરે તો જોયું હવે એ પર્યાય બદલાય તેને ઉત્પન્ન થવું અમુક પર્યાયનું અને એ વિનાશ થવું ઉત્પન્ન થવું વિનાશ થવું ધ્રુવ રહેવું ધ્રુવ હોવા છતાં પોતાની ધ્રુવતા છોડે નહીં અને ઉત્તમ જ્ઞાન થયા સમજાય ને આ તત્વ નો ગુણ આ ઉત્પન્ન થવું એ થતે એને આપણે આ મૂક્યો બ્રહ્મા બ્રહ્મા અને ધ્રુવ ને વિષ્ણુ મૂક્યા અને ધોરણ મૂક્યા એટલે આ ગુણો ઘટાડવા માટે આ આગળના એ આ લોકો લોકોને સરળ થઈ પડે એટલા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ કયા કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશમાં દર્શન એમને કરાવવાનો શું ફાયદો કારણ કે આ જે ત્રણ છે સાંઈ દેવો નક્કી કર્યા દેવ ઘરે ઘર છે નહીં કલ્પિત છે પણ શા માટે નક્કી કર્યા કે આપણા એ ત્રિગુણાત્મક છે કેવો છે ત્રિગુણાત્મક ત્રિગુણાત્મક ને જેના ગુણ છે તે તત્વ ગુણ વધારો તત્વ તો એને બ્રહ્માને પદે પૂજા કહ્યું એને બ્રહ્માની પૂજા કરી તમો ગુણ વધારે હોય ત્યારે મહેશ ને પૂજવાનું કહ્યું મહેશ અને રજો ગુણ વધારે હોય તેને વિષ્ણુ તમો ગુણ વધારે હોય તેને મહેશ ને પૂજવામાં દિલ્હી છે એની વ્યવસ્થા છે બધી એની વ્યવસ્થા એનાથી ફાયદો થાય છે આ લોકો બહુ સુંદર સાયન્ટિફિક શોધ કરી પણ આ લોકો શોધ કરી ગયા જેમ આ ગીતા પવિત્ર પુસ્તક છે નહીં કે માતા છે માતા છે ગીતા માતા લોકો માતા કરી માતા કરી પુસ્તક રહી ગયું એવું ના ચાલે અહીં આવવું પડે મારી વાતમાં ઘણો તો આગળ વાત ઘણો ઘણો ઘણો પડે છે ઘણો ઇન્ટરેસ્ટ પડ્યો ઘણો ઇન્ટરેસ્ટ પડ્યો એટલે આ વાક ને એના માટે જતા આ સાઈન ગુણો ક્યાં ચાલુ પડે ગોતવા બહુ સાયન્ટિફિક છે પણ લોક એને ભાઈ રેબીલી પર ચલાવી ચડાવ ચડાવ પણ બીજી પથ્થર ને મને શું ફાયદો છે એ બધા જોયું નહીં દરેક દેવને માટે વનસ્પતિ મૂકેલી છે અને એટલી હિતકારી છે મનુષ્યોને ન પૂછે વાત પણ એ લોકો તપાસ ઉડા ઉતર્યા જ નહીં પછી પેલા ડુંડા દેવને માટે શું રાખી છે જાણો તમે જબરદસ્ત શક્તિ છે ધરો બધું શંકર ભગવાન ની કુતુરજી એટલે લોકો ભૂલી ગયા આજે માતાજી નું પિતા માતા ને તમે કહે એની ચોપડી ભૂલી ગયા એને એવું થઈ ગયું સારા મહારાજ માથા કુતરા બધું બગડે એવું શું બગાડવાનું હા ચોપડી ઉઘાડે ત્યારે ઉગાડી એમ કે ચોપડી ના ઉઘાડશે કે જાણવા માટે થોડું ઘડવું પડે એટલે ત્રિગુણાત્મક છે જેથી અંદર કહેલું કૃષ્ણ ભગવાને કે વેદ ત્રિગુણાત્મક છે વેદ ત્રિગુણાત્મક બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આપણે વિચાર થવાનું છે નિર્વેદ થવાનું છે માટે ગીતા સારું કામ કરવા ના અને આજે હરિયાણ ચાલતું નથી કુદરત કુદરત વિપરીત કુદરત વિપરીત છે કુદરત વિપરીત છે એટલે આગે પાડી દીધું કા છે જ્ઞાન Thank વર્ક અને કથા કામ નથી પડતી ને લખી રહી world is the puzzle instance શું લખી રહી world is the puzzle itself the world is the puzzle itself God has not puzzle the puzzle થયેલું હોય તેમાં કોઈ ગુનેગાર ખરો કોઈ ગુનો છે જ નહીં વિચાર બદલ થયેલું ત્યારે બદલ ઉભા થાય નહીં થતા એ બદલ છે માટે રોજ બદલ થાય છે થયા પછી બદલ ગુના થાય સોલ્વ થવાની ઈચ્છા વધતી કોઈ વખત ના એ તો ઈચ્છા થાય દરેક ડભોઈ નું આમંત્રણ આવ્યું છે ડભોઈ એ તો મને નથી ખાવા એ ખબર નથી એમ કોના હારું કરું છું દહેજ હારું પરિણામ દહેજ ને હારું પરિણામ તારા માટે પરિણામ લગ્ન કરવું નથી તો તારા હારું પરિણામ લોકો દેહના હરપાય નથી દેહના હરપાય નથી એમાં વહુ આપણી નહીં દેહ એમ આપણી જોવું બેંકમાં જયતા નામનું ખાતું છે હા એ તો પોતાના એટલે તું પોતે કોણ પીતા નહીં જાણવું જોઈએ જાણવું જોઈએ ને હા ત્યાં જાણે તૈયારી કરાવે આવું બધું મારે અમલ ત્યાં તું રિયલાઇઝ કરવું જોઈએ ને નીચે ઉચ્યા તું ત્યાં તું શું કહું કરે તેને છાપ લાગે હું તો જાઉં જ્યાં જતા હોય ત્યાં જ્યાં જે હોય તે હા મુંબઈ જવું તો મુંબઈ કહું ને ટિકિટ તું પેપર વાંચતો હોઉં પોતે હરામ ઇઝીલી લગાવો અને તે વખત તો વાંચોમાં ધ્યાન હોય ને આપણો જે ગામ જતા હોય એનું જ નામ દઈ ગયા કોઈ પૂછે તો કે મુંબઈ જવું મુંબઈ જવું હા વાંચું છું પેપર વાંચું છું મુંબઈ જવું વાંચે વાંચે તો આંખ વાંચે છે તો હા કાન તો નથી વાંચતા ને ના ઇઝીલી બેઠો છું આપણે એને કહેવાનું છે હું ઇઝીલી બેઠો છું અને આ પુસ્તક વાંચ આ પેપર વાંચું છું એવું કહેવાનું આપણે તો વાંધો છે પણ કે ખોટું કરી કહેવાય આ તો હું હું જઉં છું મુંબઈ એનો થાક લાગે થયો ત્યાં પેપર વાંચીએ છીએ રેજીલી બેઠો છું કે સરપંચ ધાવતો ત્યાં એ માથા ઉતરે ત્યારે કઈ આ ટિકિટ છે અને મુંબઈ જીતી છે એટલે સમજે પડશે અને આપણે થાક ના લાગે આપણે જતા ખોટું બોલીએ આગળ લાગે આપણે ક્યાં જઈએ છીએ જતા હોય તો ચાલો ચાલો ક્રિયા થઈ જાય બધી ક્રિયા થઈ જાય જાણી જાય છે ભાઈ જેમ તેમ કેવું છે કે જેમ નથી એવું મન તો જાય છે ને એ મન થી તો મુંબઈ જાય છે ને મન થી હા મન ને શું છે મુંબઈ જતો મુંબઈ એ કહે છે કે આત્મા અને મનને શું સંબંધ આત્મા અને મન એ બે નો સંબંધ સંબંધ આત્મા તો સીધો જ થઈ જાય કે અહંકાર ને મન ને સંબંધ છે કોને અહંકાર અને મન ને હા જે મૂળ આત્મા છે એ અસર છે જે સચર આત્મા છે એનો વર્ગ વર્ગ અહંકાર છે કોણ છે અહંકાર અહંકાર તે ચાર્જ ની પાર્લામેન્ટ છે ક્રોધમાં અરે અહંકાર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ત્યાં જ નિપાલા નહીં એમાં જરા વોટ વધારે હોય તે બધું અહંકાર સહી કરશે ચારમાંથી જેના તરફે તૈર થાય તેના તરફ એટલે મન એ શું છે વસ્તુ કે ગયા ને અહંકાર ની રૂપરેખા છે શું છે રૂપરેખા ગયા અવતાર ના અહંકાર ની એ મન ઉપર થી આપણે સમજી ગયા અહંકાર ગયા અવતાર આવો આવો જોઈએ એ ડિઝાઇન છે પાછલી હવે જે ડિઝાઇન છે તે આવતા બહુ રહે મન મનનો ફાધર મધર કોણ આત્મા આત્મા ફાધર મધર કોણ બંને એક જ બંને એક જ છે બંને એક તો હતું જ છે દસ સ્ત્રી ની અંદર અને પુરુષ ની અંદર હાથમાં તો એક જ હોય છે ને બેનો એક ના હોય જુદા જુદા એક જ પ્રકારના હોય છે એટલે ફાધર બધો કોણ છે તને કહું એના opinion is the father of mind and language is the mother of mind opinion is the father of mind and language is the mother of mind જો ઓપિનિયન તું કજામાં ના કરું તો મન બંધાતું બંધ થઈ જાય ઓપિનિયન ના કરું તો મન બંધાય જ નહીં આ મન તારા ઓપિનિયન ના આધારે છે ઓપિનિયન ઘડી ખાતી કઈ કે તક ઓપિનિયન બેઠવાનું ભૂલ રહ્યું ખાતી મીઠી બોલ્યા નહીં કરી એમાં આવ્યું નહીં કરતું હવે નહીં એટલે મનના ઘડતર આપણે અહંકાર છે કોણ છે અહંકાર એ જો એ આપે ઓપિનિયન શું કરતું એની ગાંઠો પડી જાય ખરાબ છે કે તો ખરાબ વાત પડે સારું કે ખરાબ ઝંઝટ થી મન ઉભું થાય છે અને ઝંઝાટ એટલે મન હોય નહીં હોય પણ કેવું અટકે એવું ના હોય એના સ્વભાવ મળતું હોય એક જગ્યાએ અટકે નહીં તારું મન તો જેમ ગોળ ઉપર માટી ભમ્યા છે ને કેટલી વાર ભમ્યા કરે એવું સારું મન છે અઢાર કલાક કઠણ ભમે એના વાર સેકન્ડ એવું ગુણ આવે જો ઉભું રહે તો અમારું હાથે ઉડી જાય ટેન્શન આવે શું થાય જે તે મન ઉભું રહે તો હાથે ઉડી જાય ટેન્શન આવે હા એ કે છે કે ટેન્શન આવે છે પછી જુઠું શું કામ બોલું ટેન્શન આવે છે પછી જુઠું શું કામ બોલું જુઠું બોલવું ચાલો ચાલો કે બોલશે હું પૈસા રૂપિયો બગાડો તક ટેન્શન આવે બીજું તું બોલવા હું કેમ ચાલે બોલ દબાવ ભરે ચાલતું છે મનની અંદર જે વિચારો આવે છે એ ક્યાંથી ઉદભવે છે વિચારો મનની અંદર વિચારો આવે છે કઈ રીતે આવે છે ક્યાંથી ઉદભવે છે ત્યાં દીવકરો છે એ તે અભિપ્રાય આપે કહ્યા છે ને કેટલા તારા અભિપ્રાય બહાર ન હોય તારા પોતાના અભિપ્રાય ના જે ફોટોગ્રાફ છે અભિપ્રાય બહાર ના હોય તને મંસાહાર કરવા વિચાર આવ્યા હતા પડતો નીકળે મંસાહાર કરવાના વિચાર આવ્યા હતા પડતા તો એ કેમ ના આવ્યા પેલા મુસલમાન રોજ આખો દાવાનું સ્તરે કેમ ના આવ્યા આત્માના સંસ્કાર ને લીધે એવા વિચાર ના આવ્યા એમ કે આત્માના સંસ્કાર ને લીધે એવા વિચાર ના આવ્યા સંસ્કાર સંસ્કાર શું હા તે અભિપ્રાય ના કર્યા ખાવા જેવું કેવું આ ખાવા જેવી ચીજ નથી એ હવે એવો અભિપ્રાય કર્યો ઉડી ગયું તો એટલે ગાંઠ પડી નહીં અને તે ખાવા જેવી કર્યું હોત તો એ તને ઉદયમાં આવત વિચાર કે ખરાબ બધા ખાય ત્યારે કહું કે અભિપ્રાય અભિપ્રાય એટલે તારા અભિપ્રાય આ ખોટા છે બધા પૂર્વ જે અભિપ્રાય કયા છે તેના બધા ખોટા છે ને કર્યા પણ ચાર હજાર મળ્યા નહીં તમારે કહે આવે કોઈ પ્રાસ કીડે તાકી તમે હવે દ્વાર પર તૈયાર છે તમે પ્રાસ કીડા ખાતી બધા તૈયારી કરે તો એ પ્રાસ કીડા રિયાજ કરે એવું આ દુનિયા મારી લે બધું બધું પૂછીએ પૂછવું કરવું બધું ખુલાસા થાય બધી જાતના ખુલાસો છે આ લોકો અદભુત રાખ્યું ને તેથી આ મુશ્કેલ મૂક્યું મનુષ્યમાં હિન્દુસ્તાન મનુષ્યમાં દુઃખ હતું હોય છે હિન્દુસ્તાન મનુષ્ય એટલે શું એ કોઈ ઈશ્વરની ઓલાદ નથી આ હા પોતે કરતા છે મારા કર્મ નું ભોગવું છું મારા કર્મ થી મારું કર્મ નો ફળ મારે ભોગવવાનું છે હું જ કરતા હોવાનો અને હું જ ભોગતા છું સ્વતંત્ર થયો ઈશ્વરની ઓળખ તો કોણ કહેવાય હોય મધે ગુરુદ્રને સમજતા નથી અને હું કરતા છું એવું માનતા નથી એ બધી ઈશ્વરની ઓળખ કહેવાય પણ આપણે તો ઈશ્વરની ઓળખ નથી બધું કરતા વધતા અને ભગવાન તો આપણું સ્વરૂપ છે શું છે કરતા ભક્તા એ આપણું સ્વરૂપ નથી ભગવાન તો આપણું સ્વરૂપ છે કરતા ભક્તા થયા છે ને આપણે લોકો મારા કર્મ ભોગવવા પછી એનો અર્થ શું થાય કરતા કરતા ભોગતા ખરાબ કર્મ ભોગવવા કરવા કરે ઈચ્છા થાય છે ખરાબ કર્મ એટલે કે મને જો સુખ મળતું હોય અને બીજાને જો દુઃખ થતું હોય તો એ ઈચ્છા ના થાય ખરાબ કર્મ એટલે કે મને સુખ મળતું હોય અને બીજાના દુઃખ થતું હોય તો એવું કર્મ કરવાની ઈચ્છા ના થાય બીજા બહુ દુઃખ છે બીજા દુઃખ જોઈ કરું છું તો કર્મ તો એટલું દિવસ એટલું સારું છું નહીં તો લોકો જોતા અમારે પડેલી જ હું પહેલું નથી તો એવું છે અમારી દુઃખ ના થાય એવી પણ છે એ તો જે નિર્માણ થયું હશે થશે ને એ તો કે જે નિર્માણ થયું હશે થશે પાછો નિર્માણ લાવે પાછો નિર્માણ હું આમ તો સમજુ છું આ તો જાણી જરા સવાલ કર્યો એટલે કઈક એમાંથી મળે નિર્માણ કરી કામ કેમ દ્વાવા પછી નિર્માણ નહીં લાવતો એવું છે આ કર્મ કરવાની તે ઉઘાડી વાંખે સાવધાની પૂર્વક કરવાનો કેવો સાવધાની પૂર્વક ભલે પ્રાર્થ હોય પણ ઉઘાડી વાંખે અને સાવધાની પૂર્વક કરવાનો એટલે ગમે તેમ ઉઘાડી રહીએ પામો એના હોવાનું શું ગુસ્સે છે અમારા આઘાત કરે ઘણા શું કરે એવું નહીં બધાના મનનું સમાધાન કરી કોઈ દુઃખ ના થાય એ રીતે એકલે બધે બે પાણી દેવાનું અહીં છોડ્યા પાડવાની બધી તારી પારાવણ દેખતી છે હિન્દુ ધર્મ મુસ્લિમો ચાર પત્ની કરવાનું કીધું છે પણ હિન્દુ માં એક જ કેમ કહ્યું છે એવું છે ને આ લોકો તો ચાર કહ્યું હોય ને તોય આ લોકો પાંદડા એવા કારણ કે અમે એ લોકોને ચાર શું કહ્યું કઈ જગતે કહ્યું છે એમને એકને બધે ચાર કરી ચાર વખત નકા કર કે છે પણ પાકી સ્ત્રી તમે દ્રષ્ટિ ના બગાડી એટલે લોકો માની લે છે ના આપણે પાકી બેન દીકરી બેન દીકરી આપે દ્રષ્ટિ નહીં બગાડી આપણે ભલે ભક્તિ બીજી ભણેલો તો બહુ સુંદર એવી વાત છે અને આપણા ચાર પહેણે તો એની દ્રષ્ટિ બહાર ને બહાર હોય હું આકડા થોડા ઘણા સંસ્કારી માણસ હોય એટલે બાકી કોઈ પહોંચવું છે એવું નથી તમે સમજો ને વાંકરું એવા એવું છે હા વાંકરું શબ્દ તું કઈ શીખી ગયો તમને ખબર તો કદાચ આપને ખબર ત્યાં થવું પડશે ત્યાં ત્યાં ત્યાં પાછું થવું પડશે નહીં થવું પડે ચાલે કઈ ગૂંચવાઈ જવાય ત્યાં ગૂંચવાઈ જવાય છે કે દાદા કહે જેવું નથી ગુજવાળો છે ઉકેલી કાર્ય નહીં હું ગુજવાળા છે એટલે આ બધો ગૂંચવાડો બધો કાઢવો છે ને એટલે થોડો આવતો રહે બધા ગૂંચવાડો બધો નીકળી જાય અને પછી સ્વતંત્ર થાય અને મોડા પર આનંદ આ માલકી આપણે કોઈને બાપની મિલકતમાં નહીં રહેતા કે ભગવાન ક્યાં નહીં રહેતા ભગવાન તો આપણે સ્વરૂપ છે ભગવાન ઘેર રહેતા એટલે આપણે રોજગાર માનવો પડે અને ઘેર રહેતા હોય તો આપણને હાલે જ કોકડાવે આપે કે કજું આપણે મેં રહી જોયું ધંધામાં આપણે હજાર સુધી હું આપું ભગવાન તો ભગવાન જ છે એ વ્યવહાર ક્યાં છે સારી શરીરમાં જે વ્યવહાર છે એમને ભેગા થયા પછી દુનિયાની કોઈ ચીજ જરૂર પડતી નથી દુનિયાદારીની કોઈ ચીજ જરૂર પડતી નથી એમને ભગવાન મળ્યા દુનિયાદારી કોઈ ચીજ દુનિયાદારી ચીજો બધી વિનાશી છે શું કરવાનું તમે વિનાશી લાગે છે બધા દુનિયા ચીજો બધી ભૌતિક બધી all these directives are temporary adjustments and you are real and permanent. all these directives are temporary adjustments. દાદા ભગવાન જગ્યા ઘરમાં ઘરમાં ઘરમાં રસોડા ઠંડા જુદા નહીં રાખતા આપણે ક્યાંક રસોડામાં ઠંડા ઠંડા જુદા રાખીએ છીએ ભગવાન સર્વ વખતે અમુક વાકોમાં જવાબ હોય તો સંદાસ ના હોય ને ના હોય હા એટલે આપણે જરૂર ખરી એટલે ભગવાન ક્યાં એનું સરનામું છે God is in every creator whether easy બોલવાનું ઇઝ વિઝિબલ ક્યાં આવે છે નવું છે ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે ઘણા છે આમ પાંચ થી ના દેખાય દુર્બી જે ના દેખાય એવા એવા સૂક્ષ્મ જીવો છે ભગવાન પણ નોટ ઇન ક્રિએશન મારી અંદર ત્યાંથી એમાં નથી મનુષ્ય કેવું કુદરત નું બનાવેલું હોય તેમાં ભાઈ આ મનુષ્ય નું બનાવેલું આ થાંભલા મકાનો બખાનો બધું બનાવે છે પછી આપડા લોકો શું કે એ સમજે નહીં ભગવાન લાકડો શું ભાઈ છોકરા છોકરા મોદી વાત તો જાણી પડે ને સાચી વાત નહીં જાણી પડે થોડો પ્રયત્ન કરો વિચાર તો ચડી રહ્યા વલ્લભભાઈ ઓળખાણ એની બુદ્ધિ હતી ચલો આ થોડી વાર આપણે આગળ મૂર્તિ એવા આપડા લોકો બ્રહ્માની મૂર્તિ બીજાની મૂર્તિ જાય ગાયત્રી માતાની મૂર્તિ ફળવાની મૂર્તિ જૈન ચંદ્ર આવી પછી હા ફળવાનો હાથ મારે જાય છે મને બોલવાનો છે નહીં ગાયત્રી માતા દર્શન કરવાનું ગીતા વાંચવાની જ ના રહી ને ગીતા માતા દર્શન કરે એટલે આવી ગયું તમને કેમ લાગે આવો આવું ખોટું છે ખરું ખોટું છે ખોટું છે એટલે આ જગત લોકો ભગવાન બનાવ્યું ભગવાને બનાવ્યું હોત એ કુંભાર હોત ને કુંભાર બનાવે ને કોણ બનાવે અને બનાવ્યું માનો ભગવાને બનાવ્યું તો એની શરૂઆત થાય કે ના થાય બનાવતી બધે શરૂઆત થાય ને બિગિનિંગ થાય ને અને બિગિનિંગ થાય તો અંત આવે એવો કાયદો ખરો ને હે બિગિનિંગ થાય જગત તો અનાદિ અનંત છે બધું બીજી થઈ નથી ને એટય નથી ભગવાન ક્રિએટર ક્રિએટર કરીને મારે મારી બાકી નાખશે આખો કેસ જ બાકી મારે એ કુંભાર નથી સમજાયું અનાદિ અનંત છે કેવું છે કોઈ જરૂર જ નથી પણ આનંદ એની મેરે હા દિવાળ પગલ ઇઝ પગલ થયેલું છે શું થયેલું છે દિવાળ પઝલ ઇટ પોતાની જાતે જ પઝલ થઈ ગયું વિજ્ઞાન જેમ ટુ વર્ષ ને ભેગા થઈ જાય ઉપર તો શું થઈ જાય પછી ટુ વર્ષ ને ભેગા થઈ જાય અને વાતાવરણ જરા એ થાય તો શું થાય પાણી થઈ જાય વધારાની જરૂર પડે ખરી કોઈ લાઈટ દેવની કુદરતી રીતે પડે એની મેળે આપોઆપ કોયડો થઈ ગયો ત્રણ કરોડ પધલ ઉભું થઈ રહ્યું પધલ ત્રણ ત્રણ કરોડ નથી આવી કઈ પ્રાર્થના હતી કે બધું ઉકેલાઈ જાય આવી કોઈ પ્રાર્થના થી ને એનાથી ઉકેલાઈ જાય પ્રાર્થના થી પ્રાર્થના સ્તુતિ કરીએ એનો ઉકેલ મળી જાય વિચારોમાં ત્યારે પછી ઉકેલાઈ જાય અને કોઈ ઉકેલ ના આવે તેને શું કરો મંથન ત્યાં કબાટ હર્યા કરે હા બધું જો પ્રશ્ન પછી મગજ મારી નો રોગ થાય શું થાય તેનો રોગ થાય મગજમારી દુખાવો શરૂ થઈ જાય મગજમારી લોકો કે છે મગજમારી ના કરી દીધો હું તને રોગ થઈ ગયો હા મગજમારી રોગ થઈ ગયો મગજમારી રોગ થયેલો હોય છે કે રોગ થયેલો હોય છે